આત્માનો અનુભવ કોને થાય છે ક્યારે થાય છે એ અનુભવમાં કાયમ સિદ્ધિ તમારું હજાર રૂપિયા હજાર ડોલર નું પાકીટ પડી ગયું એટલે મનુભાઈ જરા પચાસ મિનિટ મનમાં જરા ઉભો થયો બધું તો એટલે મેં તમને શું કહ્યું એ વખતે છે મને બધું શાંત કરી નાખ્યા શું અનુભવ થયો એ આત્મા અનુભવ થયો શું થયું? અને સ્વાદ ના થયો કકાર કર્યો તો દેહાદ્યાસ નો અનુભવ થયો શું થયું? બે જ અનુભવ થાય બે હજાર ટકા અનુભવ બરોબર ને? એવો અનુભવ થાય છે ને કોઈ જગ્યાએ અપમાન વાળી જગ્યાએ લાગે તો અસર થતું નથી ને લલબી અસર થતી નથી ને આપણું જતી રહેતી નથી ને વ્યવહાર જતી રહી આપડી જોઈ રહ્યા છે બધા બહેરા છોકરા બધા ઉડી ગયા આપડી જતી રહી બહેરી ગઈ કેમ આજુ કઈ છે હું તો હમણાં જાગી તરત પાડો ને કરવા તો છે દરેક અવતાર ઊંઘ્યા શું કર્યું कि आप उनका નથી મનોજ એમ કે આપ ઉગતા નથી એમ મનોભાઈ પૂછે ઊંઘા નથી છે કેમ તો શું કરો છો ફરવાનું બધે અમેરિકા ઇંગ્લેન્ડ ઇન્ડિયા વિદેશ બધા લોકો વાંચે કોણ ધારે આ કરવાનું જોડે વર્ક વેલ્યુ બસ મતલબ વેલ્યુ એટલે સાચવા લાગે આમ તો ઇન્ડિયા જઈએ ને આ ના બગાડી તે ના બગાડી બે સુધારી હું તમે બે બગાડો આવો નહીં બગાડતા આવો બે નહીં બગાડો વર્ક વેલ્યુ વર્ક કરતો શીખ્યા પ્લે વેલ્યુ ઇન્ડિયામાં કેટલાય લોકો એ દાદા તમને આવ્યા છે મારે કેટલાય લોકો છે પણ આપ કઈ રીતે કરી શકો છો એ કઈ જરા આપી શકો આપ ત્યાં કેવી રીતે જાઓ છો એનો ખ્યાલ આપી શકશો અને જોઈએ નહીં આત્મા અહીં અહીં આપણો ઇન્ડિયન મળે ને દિલ્હીમાં જન્મ થાય અહીંયા અહીંયા અહીં હજુ જીવ આખો છૂટો ના હોય એટલે તો આવી ગયો હોય ડેરીમાં હવે આત્મા સંકોચ વિકાસ નું સાધન છે શું છે સંકોચ વિકાસ નું સાધન છે એ કઈ ખબર ના પડે માં સમાયેલો નથી પાછો બીજા જીવમાં સમાયેલો નથી પાછા બીજા જીવો માં સમાયેલો નથી દરેક ટીમમાં એક ટીમ નથી પણ બધામાં જુદા છે પણ તમે બહાર જઈને પાછા આવો છો ને એના આત્મામાં જઈને તમે આત્મામાં છે દાદા એ કે હું દરેક માં જઈ આવ્યો છે એમ કહું છું દાદા લાઈટ મળી જાય ત્યાં આગળ લાઈટ મળી જાય એનો આત્મા જો લાઈટ આપી શકતો નથી એવું જોઈએ હું શ્રીમદ રાજચંદ્રે કહ્યું જ્ઞાની પુરુષ એ તમારો જ આત્મા લાઈટ આપે છે બધું સમાધાન સમાધાન બધું કરી આપે સપના બપના બધું દેખાઈ જાય રાત્રિ ભેગી જાય કેટલાક લોકો હું તમને ગાડી સુધી મૂકી ગયો મારે આ કેવું પડે હું ગયો ના તમે જયારે જાઓ ત્યારે તમને ખબર પડે ખરી મને કઈ ખબર નથી પણ આખી રાત તમે તો જાઓ છો ને ઇન્ડિયા એટલે આખી રાત તમે ઇન્ડિયા જાઓ આખી રાતમાં બે કલાક બે કલાક જોખું આવી જાય છે જોખું વધારે આવે ઓળેલું કઈ નથી ઓળાવે ને તો નિર્ણય ઘરે ઘોરે એવો એર કન્ડિશન લગાવ્યું છે એટલે બરાબર ચાલે છે અમારી રૂમમાં તો એર કન્ડિશન છે એટલે બરાબર ઘોડો છે કે તમને તમારું તમારે મનુષ્યનો લાભ તમારે ઉઠાવવાનો કારણ કે આ વિજ્ઞાન પામ્યા પછી તો ઉપયોગ ચૂકે નહીં અને આ તો એક ચીજ નું નહીં ત્રીસ ચીજ નું કરવાનું જ્ઞાન મળ્યા પછી ઉજાગરો લીધો એના નથી લાગતું અમને તમને લાગે છે એવું એટલે ઊંઘ વેઠી ને ઉજાગરો લીધો એવું નથી લાગતું ઊંઘ વેઠીને ઊંઘ વેઠીને ઉજાગરો લીધો ઊંઘ ઊંઘ વેચીને ઉજાગરો લીધું હોય એવું નથી લાગતું ઊંઘ એટલે શું આત્માને કોથળામાં પૂરી ઉપર બાંધી દેવું છે અજ્ઞાની માટે શું છે કે આત્માને કોથળા ઉડાવી સુઈ જાય શું ફરી જઈ આજ્ઞા ફ્રી સીટ ચલાવી જાય કે દાદા અમને છૂટ છે અમને એવી છૂટ ખરી તમારે એ કાયમ સુખ અલૌકિક સુખ તમારે જોઈએ છે એમ ફરે છે તમારું ઉદ્યમ ડાઉન નહીં માંડે કુદમ ક્યાં ડાઉન મળે કુદમ આપણે ઊંઘવા ના દો કુદમ તો ડાઉન મળે પછી પાંચ દસ મિનિટ પર આવી જઈએ પછી પટાઈ પટાઈ કરીએ હા તો થોડાકનું થાય એટલે થોડાક અમારો ઓછો કામ વધારે કરીએ થોડાક ઓછો હોય કામ અમારું બધું બહુ હોય